ત્રણ વાર ચરણ ઉપર થી આરતી કરો ત્રણ વાર સાથળ ઉપરથી ત્રણ વાર વક્ષસ્થળ ઉપરથી ત્રણ વાર મુખાર બિંદ ઉપરથી આરતી કરો અને સાત વાર ચરણ થી મુખાર બિંદ સુધી સર્વાંગ ઉપર આવો આરતી નો ક્રમ છે ગમે તેમ આરતી કરે બહુ સારું નથી બાલકૃષ્ણ સિંહાસનમાં બિરાજે હું મારા ભગવાનની આરતી કરું છું પછી ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરો ભગવાનને કહેજો હું શરણે આવ્યો છું હવે હું તમારો થયો તમે મારા હૃદયમાં વિરાજો મને પાપ કરતા તમે અટકાવજો પૂજા કર્યા પછી ભગવાનની એવી પ્રાર્થના કરો તમને ભગવાન પાપ કરતા અટકાવશે ભગવાન જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે માનવ પાપ છોડવામાં સ્વતંત્ર નથી માનવ પુણ્ય કરવામાં થોડો સ્વતંત્ર છે પણ પાપ છોડવામાં જીવ સ્વતંત્ર નથી જીવ પરતંત્ર છે પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થઈ જાય ભગવાનને કહેજો કે તમે મારા હૃદયમાં વિરાજો અને તમે મને પાપ કરતા અટકાવો પ્રાતઃ કાલમાં પૂજા કરો આરતી કરો વંદન કરો પ્રાર્થના કરો ચાર થી સાડા પાંચ સુધી રોજ આવું કરો પ્રત્યક્ષ પૂજામાં જેટલો સમય જાય એટલો સમય માનસી પૂજા થાય માણસની પૂજા સફળ છે ઉતાવળ ન કરો ધીરે ધીરે શાંતિથી કરો તમારું કલ્યાણ થશે વાણિયાએ વિચાર કર્યો એક પૈસાનો ખર્ચો નથી ખાલી આસનમાં બેસીને વિચાર જ કરવા છે એમાં મારું શું જાય છે સવારે ચાર થી સાડા પાંચ આસનમાં બેસીને માણસી સેવા કરવા લાગી એનું હૃદય પ્રેમમાં પીગળે છે એની બાલકૃષ્ણ રામમાં આસક્તિ હતી ભગવાનના સૌંદર્યમાં આંખ મન આશક બને ત્યારે ભક્તિનો આરંભ થાય એની બાલ સ્વરૂપમાં બહુ પ્રીતિ હતી બાલકૃષ્ણનું ધ્યાન કરે બાલકૃષ્ણની માનસી સેવા કરે રોજ કરવા લાગ્યો હવે થોડું થોડું એનું હૃદય પીગળવા લાગ્યું એને સેવામાં આનંદ આવે હવે તો એવું થયું સવારે ચાર વાગ્યા પછી ઊંઘ આવતી જ નથી એ માનસિક પૂજા કર્યા વિના રહી શકતો નથી કોઈ પણ સત્કર્મ નિયમથી બાર વર્ષ સુધી કરો તો તે સત્કર્મ પછી સિદ્ધ થાય છે ભક્તિ છૂટે સુખ દુઃખ નો ગમે તેવો પ્રસંગ ભલે આવે મારો આ નિયમ છે બાર વર્ષ નિયમથી ભગવાનની એવી રીતે ભક્તિ કરે એને બાર વર્ષ પછી થોડો અનુભવ થાય બાર વર્ષ સુધી વાણિયાએ માણસની સેવા કરી હવે તો એને સેવામાં આનંદ આવે છે તન્મયતા થાય બાર વર્ષ પૂરા થયા એક દિવસ એવું થયું કે માણસની સેવા કરવા બેઠો હતો બાલકૃષ્ણને જગાડે છે બાલકૃષ્ણને સિંહાસનમાં પધરાવે છે આજે થોડું મોડું થઈ ગયું છે ના લીધે એના હૃદયમાં એવો ભાવ જાગ્યો લાલાને ભૂખ લાગી છે આજે બહુ મોડું થઈ ગયું લાલાને સમજાવે છે હું હવે દૂધ લઈ આવું છું હું તમને હવે અર્પણ કરીશ બાલકૃષ્ણને મનાવે છે મનથી દૂધ લઈ આવ્યો મનથી તે દૂધને ગરમ કર્યું અને મનથી તે દૂધમાં ખાણ નાખવા ગયો એને થોડી ઉતાવળ થઈ હતી ને તે ખાંડ નાખવા ગયો તો ડબ્બામાંથી થોડું વધારે ખાંડ પડી ગઈ એને દૂધની તપેલી દેખાય છે દૂધ દેખાય છે ડબો દેખાય છે ડબ્બામાં ખાંડ દેખાય છે એને સિંહાસન દેખાય છે સિંહાસનમાં બાળકૃષ્ણ ને દર્શનમાં એની એવી તન્મયતા થઈ દૂધમાં ખાણ વધારે પડ્યું બહુ કંજૂસ હતો પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય એને જોયું દૂધમાં ખાણ વધારે પડી છે ને ત્યાં દૂધમાંથી ખાણ કાઢી લઉં તો બીજા કોઈ કામમાં આવશે તે દૂધમાંથી ખાંડ કાઢવા જાય છે ત્યાં તપેલી નથી દૂધ નથી ખાંડ નથી કઈ નથી એ કેવળ મનથી વિચારો કરતા એવો તન્મય થયો તપેલીમાં હાથ નાખે છે પણ હાથમાં કે ખાંડ જ નથી બાર વર્ષ સુધી એને બાલકૃષ્ણલાલની પ્રેમથી સેવા કરી હતી આજે બાલકૃષ્ણ હસવા લાગે છે તારા જેવો નંદ તો તું જ છું મને કોઈ ઠેકાણે આવું મળ્યો જ નથી એક પૈસો ખર્ચતો નથી અને માનસી સેવામાં દૂધમાં વધારે ખાણ પડી તો દૂધમાંથી ખાણ કાઢવા જાય છે બહુ ચીકણો હતો દૂધમાંથી ખાણ કાઢવા જાય છે બાલકૃષ્ણલાલ રેવાયું નહીં બાલકૃષ્ણલાલ ઘૂંટણીએ ચાલતા આવ્યા અને એનું કાંટલું પકડ્યું એને કહ્યું તારા બાપનું અહીંયા શું જાય છે એ પહેલો ખર્ચતો નથી આ તું માનસી સેવા કરે છે માનસી સેવા તો કરતો હતો પણ માનસી સેવામાં તન્મયતા થયા પછી એને બધું પ્રત્યક્ષ દેખાતું હતું તન્મયતામાં પ્રત્યક્ષ દર્શન થાય છે પ્રભુ એને હલાવ્યો છે એનો હાથ પકડ્યો છે બાલકૃષ્ણલાલ જયારે હાથ પકડે છે ભગવાનનો સ્પર્શ થયો પછી તો એ વાણીઓ મહાન ભગવત ભક્ત થઈ એનો બ્રહ્મ સંબંધ થયો પ્રભુ એનો હાથ પકડ્યો એને અપનાવ્યો બાર વર્ષ એને માનસી સેવા કરી કથામાં સાંભળ્યા પછી તમે પણ તમારા ઘરમાં સવારે ચાર થી સાડા પાંચ સુધી ભક્તિ કરજો તમે આ નિયમ છ મહિના પછી તમને થોડો થોડો અનુભવ થશે બાર વર્ષ નિયમ થી કરશો તો પછી વધારે અનુભવ થશે પ્રાતઃ કાલમાં ભક્તિ રસમાં જેનું હૃદય પીગળે છે માનસી સેવા સ્મરણમાં જે તન્મય બને છે થોડી આંખો ભીની થાય કોઈ દિવસ આંખમાંથી બે આંસુ નીકળશે કનૈયો બહુ બહુ પ્રેમ કરે છે મારા ઉપર એમની બહુ કૃપા છે આવા વિચારમાં હૃદય જયારે પીગળે તન્મયતા થાય તેવો આનંદ આવે છે પ્રાતઃ કાળમાં જેને ભગવાનનો આનંદ મળ્યો એના મન ઉપર સંસારના સુખની દુઃખની અસર થશે સુખ દુઃખ મન ને થાય છે અને મન જેનું ભક્તિ ભક્તિરસમાં તરબોળ થયું છે મન ઉપર સુખની કે દુઃખની અસર થશે નહીં વૈષ્ણવોને સુખ મળે તો એ રાજી થતા નથી અને કદાચ કોઈ દુઃખનો પ્રસંગ આવે તો નારાજ થતા નથી સુખ દુઃખ તો આવે છે જાય છે સુખ કાયમ રહેતું નથી અને દુઃખ પણ કાયમ ટકતું નથી પ્રાતઃ કાલમાં ભક્તિ રસમાં જેનું મન તરબોળ થયું છે એ મન ઉપર સુખ દુઃખ ની અસર થશે સંતોના ચરિત્રો વાંચો તો ખબર પડે સંતોને લોકોએ બહુ ત્રાસ આપ્યો છે તુકારામ મહારાજના ચરિત્રમાં લખ્યું છે હોળીનો દિવસ હતો અને કેટલાક દુર્જન ગધેડા લઈને લઈને મહારાજ પાસે ગયા મહારાજને એવું કહ્યું કે આજે તમારો વરઘોડો કાઢી હોળીનો દિવસ હતો દુર્જન શું ન કરે તુકારામ મહારાજ નો કોઈ અપરાધ નથી અતિ શાંત અતિ સરળ દુર્જન નો એ સ્વભાવ છે બીજાને દુઃખ આપવામાં એ સુખ સમજે બીજાની ફજેથી અપમાન કરવામાં એને સુખ નો ભાસ થાય છે તે મહારાજને કહ્યું છે કે તમે ગધેડા ઉપર બેસો મહારાજે એવો વિચાર કર્યો હું ના પાડું તો આ લોકો જબરદસ્તી કરીને મને બેસાડશે એના કરતા આજે ભગવાનની ઈચ્છા એવી છે હું સમજીને પ્રેમથી હું બેસી જાઉં તો શું વાંધો છે મારું શું બગડવાનું છે મારા ગધેડા ઉપર બેઠા ચરિત્રમાં લખ્યું છે એમનું મન શાંત છે અતિ સરળ પછી દુર્જનો પસ્તાયા છે ગધેડા ઉપર વરઘોડો કાઢ્યો તેમને જરા પણ દુઃખ થયું શાંતિથી બેઠા છે પ્રાતઃ કાલમાં જેનું મન ભક્તિ રસમાં તરબોળ બને છે એના જીવનમાં સુખનો દુઃખનો માન અપમાનનો ગમે તેવો પ્રસંગ આવે એની અસર મન ઉપર થશે મહારાજ અતિ શાંત એમની શાંતિ જોઈને પેલા દુર્જનો સુધર્યા છે હવે હું અપમાન કર્યું તમે એમનો બહુ તિરસ્કાર કર્યો છે એમને જરા પણ દુઃખ થયું નહીં કેવા શાંતિથી બેઠા આજે મારા ભગવાનની ઈચ્છા એવી છે ભક્તો ભગવાનની ઈચ્છાને માન આપે ઝાડનું પાન પણ ભગવાનની ઈચ્છા વિના હાલતું નથી મારું અપમાન થાય છે એમાં પણ ભગવાનની ઈચ્છા છે મારા ભગવાન મંગલમય તો ભગવાનની ઈચ્છા પણ મંગલમય પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું માણસ શાંતિથી બેઠા એમના મન ઉપર દુઃખની અસર થઈ એ સવારે બ્રાહ્મણ મુહૂર્તમાં બહુ ભક્તિ કરતા પ્રાતઃ કાલમાં ભક્તિ રસમાં જેનું મન તરબોળ બને છે એ મન ઉપર સુખની કે દુઃખની બહુ અસર થશે તમે આ કરી દે સવારે ભક્તિ પ્રેમમાં તમારું હૃદય થોડું પીગળે શરીરમાં રોમાંચ આવે આખો ભીની થાય ભગવાનમાં થોડી તન્મયતા થાય તમને ભગવાનનો આનંદ મળશે અને ભગવાનનો આનંદ મળ્યા પછી જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે કે સુખનો પ્રસંગ આવે એની અસર થશે નહીં સુખ દુઃખ તો આવે છે જાય છે આજ નંદ મહોત્સવનું રહસ્ય છે વ્રજ સર્વ સમૃદ્ધિમાં હરેર્નિવાસાત્મગુણૈ રમા ક્રીડમ અભૂનૃપો દિવસે નંદ મહોત્સવ થયો શ્રાવણ કૃષ્ણ દ્વાદશી ના દિવસે જોગી લીલા થઈ શિવ યોગીશ્વર છે અને શ્રી કૃષ્ણ તે યોગેશ્વર યોગીશ્વર શિવ અને યોગેશ્વર શ્રી કૃષ્ણ પક્ષી બંને એક જ છે થોડી લીલા જુદી છે શિવજી મહારાજ નિવૃત્તિ ધર્મ સમજાવે છે અને શ્રી રામ શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મ સમજાવે છે જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે જરૂર છે આખો દિવસ પ્રવૃત્તિ ન કરો ચોવીસ કલાકમાં ચાર બધી પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિ લઈને શાંતિથી બેસો તમે તમારા ભગવાનની પૂજા કરવા બેસો ને ત્યારે સંસારનો સંબંધ છોડીને તમારા ઘરને ભૂલી જાઓ એમ માનો કે અત્યારે હું વૈકુંઠમાં છું હું નારાયણની સેવામાં છું અત્યારે હું કોઈનો પતિ નથી પત્ની નથી પિતા નથી પુત્ર નથી સંસારનો સંબંધ મનથી છોડીને જે ભક્તિ કરે તેનો બ્રહ્મ સંબંધ થાય બ્રહ્મ સંબંધ થાય તેને પરમાત્માના આનંદ સ્વરૂપનો અનુભવ થાય ભગવાનનો આનંદ મળે શિવજી મહારાજ નિવૃત્તિ ધર્મ સમજાવે છે શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મ સમજાવે છે જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે ની જરૂર છે પ્રવૃત્તિ છોડશો નહીં અને આખો દિવસ પ્રવૃત્તિ કરશો નહીં જે પ્રવૃત્તિ છોડીને બેસે છે એ આખો દિવસ ભક્તિ કરતો નથી જે પ્રવૃત્તિ છોડીને બેઠો છે એને પાપ કરવાનો સમય મળે પ્રવૃત્તિ કરો પ્રવૃત્તિ છોડે સારું નથી આખો દિવસ પ્રવૃત્તિ કરે એ પણ સારું નથી શિવ યોગીશ્વર છે શ્રી કૃષ્ણ યોગેશ્વર છે સનાતન ધર્મના બે અંગ છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બાલકૃષ્ણ જયારે પ્રગટ થયા છે ત્યારે શંકર ભગવાન સમાધિમાં નંદ મહોત્સવમાં શિવજી મહારાજ પધાર્યા નથી નવમી ના દિવસે નંદ મહોત્સવ થયો છે ત્યારે તો શિવજી સમાધિમાં હતા દ્વાદશી ના દિવસે પ્રાતઃ કાળમાં શિવજી જાગ્યા છે અને જાગ્યા પછી શિવજી સમજી ગયા છે પરમાત્મા પ્રગટ થયા છે બાલકૃષ્ણના દર્શન કરું આયે સદાશિવ ગોકુલ કૈલાસ ધામ છોડીને ભગવાન શંકર ગોકુળમાં આવે છે યશોદામાના આંગણે આવે છે દર્શન કરવા માટે આવ્યા છે શંકર ભગવાનના પ્રધાન બે ગણ છે શૃંગી અને ભૃંગી તે બે ગણો એ શિવજી ને કહ્યું કે અમને સાથે લઈ જાઓ અમે તમારી સાથે આવીશું શિવજીએ કહ્યું મારી સાથે આવશો કેટલાક લોકો દર્શન કરવા જાય ત્યારે કેટલાક ભૂલાવતા જાય છે ચાલો ચાલો સમય થયો તમે મંદિરમાં દર્શન કરવા જાય ને જાઓ ત્યારે સાથે કોઈ માણસ હોય તો ઘણા ભાગે વાતો થાય કોઈ સાથે માણસ હોય ને તો દર્શન કરતા કરતા પણ એનું સ્મરણ રાખવું પડે કે ભાઈ મારી સાથે એને દર્શન નો આનંદ બરાબર મળે ધ્યાનમાં દર્શનમાં કોઈ જીવનો સાથ સારો નથી કથા કીર્તનમાં બધા ભેગા થાય એ યોગ્ય છે પણ ધ્યાનમાં પૂજામાં અનેક ભેગા થાય અનેકના સંસ્કાર ભિન્ન ભિન્ન હોવાથી એની થોડી પણ અસર થાય છે તમે કોઈ દિવસ કાંદા લસણ ખાતા નથી પણ કોઈ માણસ કાંદા ખાતો હોય તેની પાસે તમે બેસશો તો દુર્ગંધ આવશે ધ્યાનમાં પૂજામાં કોઈ માનવ નો સંગ સારો નથી કથા કીર્તનમાં બધા ભેગા થાય પૂજામાં ધ્યાનમાં કેવલ જીવ એકલો જ બેસે હું અને મારા ભગવાન શૃંગી ભૃંગી એ કહ્યું કે અમને સાથે લઈ જાઓ ત્યારે ને ઠીક લાગ્યું તમે સાથે આવશો શૃંગી વૃંગીએ કહ્યું અમને અમે તમારા ધ્યાનમાં દર્શનમાં વિઘ્ન નહીં કરી અમને તમે સાથે લઈ શૃંગી ભૃંગીએ વિચાર કર્યો શિવજી મહારાજના પાછળ પાછળ જઈશું ને તો યશોદા મૈયા તો શંકર ભગવાન ને અંદર બોલાવશે અરે અમે પણ એમના પાછળ પાછળ અંદર જઈશું બાલકૃષ્ણલાલ પાસે જઈને પ્રેમથી દર્શન કરીશું અમે એકલા જઈએ ને તો અમને દૂર ઉભા રાખશે અને શિવજી સાથે જઈએ મોટાઓનો આશ્રય કરવાથી ઘણો લાભ થાય છે શૃંગી મૃંગીએ કહ્યું કે અમને સાથે લઈ જાઓ અમે તમારી સાથે આવીએ શિવજીએ કહ્યું સાથે આપવું હોય તો ભલે આવજો કોઈને નજર આપવાની નહીં કોઈની સાથે એક અક્ષર બોલવાનું નહીં આંધળા થઈને દર્શન કરવા જાઓ મૂંગા થઈને દર્શન કરવા જાઓ અને બહેરા થઈને દર્શન કરવા મંદિરમાં જવાનો અર્થ એ છે ભગવાનના દર્શન કરવા છે કોઈ માનવનું મોડું મારે જોવું નથી મંદિરમાં ઘરની વ્યવહારની વાતો કરવી નહીં અને કદાચ કોઈ સંસ્થા વ્યવહારની વાતો કરે તો ત્યાં સાંભળવી નહીં મંદિરમાં થોડું પણ પાપ કરે એની સજા વધારે થાય મંદિરમાં ભક્તિ કરે તો એનું પૂર્ણ જેમ વધારે મળે તે મંદિરમાં થોડું પણ પાપ કરે તો એની સજા થાય વધારે થાય શિવજીએ કહ્યું કે કોઈને નજર આપવાની નહીં કોઈની સાથે બોલવાનું નહીં કોઈ વાતો કરે તો તે સાંભળવાની નહીં કે આ મહારાજ આપ જેમ કહો શૃંગી ભૃંગી બેસ ગણ સાથે જ શિવજીએ સાધુનો વેશ ધારણ સાધુના વેશમાં યશોદાજીના આંગણે આવીને અલખ નિરંજન અલખ નિરંજન એવો પોકાર કર્યો છે જે બ્રહ્મ આજ સુધી અલક્ષ્ય હતું મોટા મોટા જ્ઞાનીઓ યોગીઓ પ્રાણાયામ પ્રત્યાહાર કરી મનને સ્થિર કરે પણ બ્રહ્મ આત્મા આવે જે અતિ દુર્લભ હતું આજે તે સર્વને સુલભ થયો છે સંતો બ્રહ્મને શોધે છે શ્રી કૃષ્ણ એ જ પરબ્રહ્મ છે અલખ નિરંજન એવો ઉપકાર કર્યો છે જે બ્રહ્મ અલક્ષ્ય હતું આજે તે સર્વને સુલભ થયું છે આંખ બંધ રાખે પ્રાણાયામ કરે તો ક્વચિત એક બે મિનિટ દર્શન થાય પણ હવે તો બ્રહ્મ પ્રગટ થયું છે આંખ બંધ કરવાની જરૂર નથી નાક પકડવાની જરૂર નથી પ્રત્યક્ષ પ્રગટ થયા છે યશોદાજીએ સાંભળ્યું કે કોઈ સાધુ મહારાજ આવ્યા છે યશોદાજીએ દાસીને આજ્ઞા કરી આ ફળ લઈ જાઓ સાધુ મહારાજ ને ફળ આપો દાસી થાળીમાં ફળ લઈને આવે છે બહાર આવે છે શિવજી યશોદામાં આંગણે ઉભા છે દિવ્ય જટાઓ છે ગળામાં સર્પ છે વાઘામાં ગરોડિયું છે આંખ બ્રહ્માનંદમાં મસ્ત સાધુની પરીક્ષા કપડાથી થતી નથી સાધુની પરીક્ષા જાતિથી થતી નથી આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે વ્યાખ્યાન બહુ સારું કરે એ સંત ન કહેવાય જેના વ્યાખ્યાનમાં હજારો માણસ આવે ઠીક છે બહુ બહુ પુસ્તકો વાંચે એના વ્યાખ્યાનમાં અનેક લોકો આવે બહુ વ્યાખ્યાન સારું કરે એ વિદ્વાન કહેવાય સંત ન કહેવાય સંતની પરીક્ષા આંખથી થાય છે જેની આંખ ભગવાનમાં સ્થિર છે એ સંત સંતો ભગવાનના સ્વરૂપને આંખથી ખસવા દેતા નથી તમારા આંખમાં ભગવાનને રાખો તમે સંત થઈ જશો ભગવાન નું સ્વરૂપ આંખ થી ખસે નહીં બે ત્રણ મિનિટ થાય કે દર્શન કરો શિવજી મહારાજની આંખો બ્રહ્માનંદમાં મસ્ત છે દાસીએ કહ્યું છે મહારાજ મહારાજ યશોદા માએ તમને આ ફળ આપ્યા છે આ ફળનો તમે સ્વીકાર કરો અને મારા બાળકને આશીર્વાદ આપો મારો કનૈયો આનંદમાં છે આ ફળ તમનો સ્વીકાર કરો શિવજીએ બરાબર આંખ ઉઘાડી અને શિવજીએ જવાબ આપ્યો છે આ ફળ લેવા માટે હું સાધુ થયો નથી પરમાત્માના માટે સાધુ થયો કેટલાક લોકો ઘર છોડીને સાધુ તો થાય છે પણ સાધુ થયા પછી એમને યાદ રહેતું નથી મેં ઘર શા માટે છોડ્યું પરમાત્માના માટે હું સાધુ થયો છું બહુ દૂર દેશ થી આવ્યો છું યશોદાજીને કહેજો કે બાલકૃષ્ણને લઈને બહાર આવે બાલકૃષ્ણ મારે દર્શન કરવા મારા ગુરુએ મને કહ્યું છે બ્રહ્મ તો ગોકુળમાં પ્રગટ થયું છે બ્રહ્મ ગોકુળમાં છે હું બ્રહ્મને શોધવા નીકળ્યો છું મારા ગુરુએ મને કહ્યું છે પરમાત્મા ગોકુળમાં છે અને તેથી હું અહીં આવ્યો છું આ ફળ લેવા માટે હું આવ્યો નથી મને એકવાર બાલકૃષ્ણના દર્શન દાસીને આશ્ચર્ય થયું છે દાસી અંદર જાય યશોદામાને કહ્યું કે મા મા આ મહારાજ છે ને એવું બોલે છે કે ફળ લેવા માટે હું સાધુ થયો નથી પરમાત્માના દર્શન કરવા માટે હું સાધુ થયો છું એવું બોલે છે એ પરમાત્માને શોધવા નીકળ્યા છે એમના ગુરુ એમને એવું કહી કહ્યું છે કે ગોકુળમાં પરમાત્મા પ્રગટ થયા અને તેથી હું અહીંયા આવ્યો છું મને લાલાના દર્શન કરાવો યશોદાજીએ તે સાંભળ્યું છે માને આશ્ચર્ય થયું કોણ સાધુ આવ્યો છે મારા ઘેર બાળક થયો એ સાધુ મહારાજને કેવી રીતે ખબર પડી હશે દાસીએ કહ્યું એવું બોલે છે એમના ગુરુએ કઈ કહ્યું છે પરમાત્મા ગોકુળમાં છે એવું ગુરુએ કહ્યું છે તે જે અહીંયા આવ્યા છે કોણ આવ્યા છે યશોદામાં બારીમાંથી જુએ છે યશોદાજીના આંગણામાં ભગવાન શંકર યશોદામાં દર્શન શિવજી સાધુના વેશમાં આવ્યા હતા એમનું તેજ ક્યાં જાય કેવી દિવ્ય જટાઓ છે આંખમાં કેવું તેજ છે અડધી આંખ ઉઘાડી છે અડધી આંખ બંધ છે આંખ પૂરી ઉઘાડી રાખો ને તો જગત દેખાશે અને જગત દેખાય એટલે મન ચંચલ થાય છે આંખ બંધ રાખો તો કદાચ નિદ્રા પણ આવવાનો સંભવ છે આંખ બંધ કરીને માળા ન કરો આંખ બંધ કરીને માળા કરશો તો નિદ્રા આવી જશે આંખ ઉઘાડી રાખીને જપ કરો તો જગત દેખાશે અડધી આંખ ઉઘાડી અડધી આંખ બંધ શિવજીની આંખ એવી યશોદામાને આશ્ચર્ય થયું છે આ તો શંકર ભગવાનના જેવો સાધુ દેખાય આવું મેં જોયો નથી યશોદામાએ હાથ જોડે ઉન્નત કરે છે યશોદામાએ કહ્યું છે મારા તમે કોઈ મહાન પુરુષ લાગો અમે સંસારમાં ફસાયેલા અમે તમને ઓળખી શકતા આ ભિક્ષા તમને ઓછી લાગે છે તમે કેમ ના પાડો તમને જરૂર હોય તમે માગો તો આપું કાગળો આપો હું તમને કમંડલ આપું પણ હું બાલકૃષ્ણને બહાર કેવી રીતે લઈ આવું મારો કનૈયો અતિ સુંદર છે હજુ મેં બહાર કાઢ્યો નથી બહુ કોમળ છે તમારા ગળામાં સાપ છે ને એ સાપ ને જોઈને એ ગભરાશે એને ભય લાગશે અને ભય લાગે તો પછી દુબળો થઈ જશે તમારા ગળામાં સારો ઉનાળાને બહાર નહીં કાઢો શિવજીએ સ્મિતા હાસ્ય કર્યું અને યશોદાજીને કહ્યું છે માં માતે બહુ બહુ ભૂલ કર્યું છે લાલાને ભય નહીં લાગે તારો કનૈયો મને ઓળખે છે માં તારો કનૈયો દેવોનો દેવ છે માં તારો કનૈયો સંતોનું સર્વસ્વ છે માં તારો કનૈયો ભગવાન શંકર નું ધન છે શિવ કો ધન સંતન કો સર્વસ્વ તારો કનૈયો કાળનો પણ કાળ છે એને ભય નહીં લાગે એ કાળનો કાળ છે યશોદામાં બહુ જ ઓછું ભણેલા યશોદામાં બરાબર સમજી શક્યા નહીં મહારાજ તમે શું બોલો છો કાળનો કાળ એટલે શું હોય છે મને કઈ ખબર પડતી નથી મારો કનૈયો કાળનો કાળ છે એવું બોલે એ મારો દીકરો છે હું એની માં છું એટલું જ હું જાણું છું તમે જે બોલો છો ને કે હું સમજતી નથી મહારાજ તમે હટ ન કરો તમે બીજું જે કઈ માગો તે આપીશ લાલાને બહાર કાઢવાથી એ કહ્યું કે માં લાલાના દર્શન કર્યા વિના હું પાણી પણ પીવાનો નથી તમે મને દર્શન ન કરાવો તો તમારા આંગણામાં બાર વર્ષની હવે હું સમાધિ લગાડું એ સાંભળ્યું આ સાધુ ઝઘડો છે મારા આંગણામાં બાર વર્ષ બે રહેવાનો છે બાર વર્ષની સમાધિ લગાડું અહીંયા જ બેસી રહો દર્શન કર્યા વિના પાણી નહીં તમે મંદિરમાં દર્શન કરવા જાઓ અને તરત જ દર્શન થાય એ બહુ સારું નથી મંદિરમાં બેસીને થોડું ભગવાનનું સ્મરણ કરો ભગવાનના વિયોગનું થોડું દુઃખ થાય ક્યારે દર્શન થશે ક્યારે દર્શન તમે કોઈ મોટા સાહેબ ને મળવા જાઓ ને તો સાહેબ પણ તમને જલ્દી દર્શન આપતો નથી સાહેબ કે જે મારે નહીં સાહેબ કામમાં છે આ સાહેબ લોકોને જુઠ્ઠું બોલતા ભગવાનની જરાય ભીખ લાગતી નથી સાહેબ કશું કામ કરતા નથી દાડી સાથે વાતો કરવા બેઠા અને કહે સાહેબ કામમાં છે એક સાધારણ માનવ પણ તમને જલ્દી મળતો નથી દર્શન આપતો નથી ભગવાનના માટે મંદિરમાં થોડું બેસવું મંદિરમાં બેસીને ભગવાનનું સ્મરણ કરતા અને થોડી તન્મયતા થાય ક્યારે દર્શન થશે ભગવાનના વિયોગ નું થોડું દુઃખ થાય અને પછી દર્શન કરે તો દર્શન નો આનંદ મળે મને હજુ એક વાર પણ દર્શન થયા નથી હું બાર વર્ષ અહીંયા બેસી રહીશ શિવજી મહારાજ યશોદાજી ના આંગણામાં બેસી ગયા શિવજી ધ્યાન કરે બાલકૃષ્ણ નું ધ્યાન કરવા લાગ્યા છે એવું થયું બાલકૃષ્ણલાલ શિવજીના હૃદયમાં ધ્યાન જડ વસ્તુનું ન કરો ધ્યાન ચેતન પરમાત્મા જડ વસ્તુનું ધ્યાન કરે એની બુદ્ધિ જડ બને છે ધ્યાન ચેતન નું કરો જડ તેને કે છે જે એક જગ્યામાં છે ને એક જગ્યામાં નથી તેને જડ કે છે જે એક કાળમાં છે ને એક કાળમાં નથી તે જળ છે જે સર્વકાળ છે અને જે સર્વ ઠેકાણે છે એને ચેતન ધ્યાન ચેતન નું કરો ધ્યાન કોઈ દિવસ જડ વસ્તુ નું ન કરો કોઈ માણસને તરસ લાગી હોય અને તે તરસ લાગ્યા પછી આંખ બંધ રાખીને પાણી પાણી પાણી પાણી એવું ધ્યાન કરે તેથી પાણી માનવ પાસે આવે છે પાણી તમારી પાસે કોઈ દિવસ આવશે નહીં તમારે ઉઠીને પાણી પાસે જવું પડશે તમે ગમે ત્યાં બેસીને શ્રી કૃષ્ણ નું ધ્યાન કરો શ્રી કૃષ્ણ તમે જ્યાં બેઠા છો ત્યાં પ્રગટ થશે શ્રી કૃષ્ણ ચેતન છે સંસાર જડ છે જડ વસ્તુનું ધ્યાન કરવું નહીં જડ નું ધ્યાન કરવાથી બુદ્ધિ જડ થાય છે જડ વ્યાપ્ય છે અને ચેતન વ્યાપક છે જે વ્યાપ્ત છે ને જળ છે વ્યાપ્ત નો અર્થ એ છે જે એક ઠેકાણે છે અને એક ઠેકાણે નથી આ શરીર મંડપમાં છે મંડપના બહાર શરીર નથી શરીર વ્યાપ્ય છે શરીરનું ધ્યાન કરવું નહીં વ્યાપ્યનું ધ્યાન કરવાથી બુદ્ધિ બગડે છે ભગવાન મંડપમાં છે અને મંડપના બહાર પણ ભગવાન છે જે વ્યાપક ચેતન એ વ્યાપક હોય છે શ્રી કૃષ્ણ સર્વનો આધાર ચેતન પરમાત્મા છે શિવજી મહારાજ યશોદાજીના આંગણામાં બેઠા છે આંખ બંધ કરીને શ્રી કૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યા તે શિવજીના હૃદયમાં બાલકૃષ્ણ આવ્યા છે યશોદા માનો કનૈયો રડવા લાગ્યો શિવજીના હૃદયમાં શ્રી કૃષ્ણ છે આજે નો બાલકૃષ્ણ રડે છે યશોદા મૈયા ધવડાવી પણ ધાવે જ નહીં યશોદા મૈયા બાળકના હાથમાં રમકડા આપે રમકડા ફેંકી દે છે મારે બહાર જવું છે મારી મા મને બહાર જવા દેતી નથી ભક્ત ને ભગવાન અંદરથી એક હોય છે શિવજી શિવજીને દર્શનની આતુરતા હતી મારા માટે શંકર ભગવાન આવ્યા છે મને જોવા માટે આવ્યા છે મારે શિવજીના દર્શન કરવા છે બાલકૃષ્ણને બહાર જવું છે યશોરા મૈયા જવા દેતી નથી અને તેથી બાલકૃષ્ણ રડે બાલકૃષ્ણ રડવા લાગ્યા છે ગોપીઓને ખબર પડી કે કનૈયો રડે છે ગોપીઓ દોડતી દોડતી આવી છે લાલાને મનાવે છે બેટા તને શું થાય ત્રણ ચાર દિવસમાં જરાય રડ્યો નથી આજે લાલાને શું થાય છે કેમ રડે છે ગોપી લાલાને મનાવે છે બાલકૃષ્ણ હાથ ઊંચો કરે છે મને ભાવ જવું છે એક ગોપીએ કહ્યું અહીંયા આંગણામાં એ સ્વામી મહારાજ બેઠા છે ને એનો હોઠ હાલે છે તમે એને દર્શન કરાવ્યા નહીં ને ત્યાં બેઠા બેઠા એને બાળકને કઈ મંતર માર્યો છે એ કઈ મંતર જપે છે અને એને મંતર માર્યો તેથી બાળક રડવા એક કોપીએ કહ્યું કે ભૈયા મેં ઘણા સાધુઓ જોયા આવો જોયો નથી આવો સાધુ નથી આ શંકર ભગવાન ભગવાનને જેવો લાગે તેને મીઠાઈ આપો ફળ આપો એ જોતો જ નથી કોઈને નજર જ આપતો એ તો એક જ મંત્ર બોલે છે પરમાત્માના દર્શન કરવા માટે હું સાધુ થયો મને શ્રી કૃષ્ણના દર્શન કરો દર્શન કર્યા વિના મારે પાણી પીવું નથી માં આવો સાધુ મેં જોયો નથી શંકર ભગવાનના જેવો દેખાય છે મારા બાલકૃષ્ણને આશીર્વાદ આપવા માટે ભગવાન શંકર આવ્યા છે બાલકૃષ્ણ બહુ રડવા લાગ્યા ત્યારે યશોદામાં ગભરાયા છે શાંડિલ્ય ઋષિને બોલાવે છે શાંડિલ્ય ઋષિને કહ્યું છે બાળકને શું થાય છે કે ખબર પડતી નથી બહુ રડે છે તમે એની નજર ઉતારો શાંડિલ્ય ઋષિ સમજી ગયા છે એ તો આંગણામાં શંકર ભગવાન બેઠા છે એમના માટે શિવજી મહારાજ શ્રી કૃષ્ણ દર્શન ની આશાથી બેઠા છે આજે પણ નંદગામમાં આશેશ્વર મહાદેવ નું મંદિર છે ત્યાંના સાધુ સંતો એવું બોલે છે શ્રી કૃષ્ણ દર્શન ની આશાથી બેઠા એમનું નામ આશેશ્વર છે આ દશમ સ્કંદની મધુર લીલા એવી છે વ્રજની તમે પરિક્રમા કરો જ્યાં પ્રભુએ જે લીલા કરી છે ત્યાં બેસીને શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા થોડી તન્મયતા થાય તો ભગવાન અંદર આવીને લીલાનું રહસ્ય સમજાવે છે પુસ્તકો વાંચવાથી કૃષ્ણ લીલાનું રહસ્ય માનવ સમજી શકે શાંતિ ઋષિએ કહ્યું કે આંગણામાં જે સાધુ મહારાજ બેઠા છે એમનો અને આ બાળકનો જન્મ જન્મનો સંબંધ છે બાળકને આશીર્વાદ મળશે મારો દીકરો સુખી થશે તમે એને દર્શન કરાવો આંગણે સાધુ ભૂખ્યો બેસી રહે એ આપણા માટે સારું પાણી પીતો નથી કોઈના સામું જોતો નથી હું શ્રી કૃષ્ણ દર્શન કરવા માટે યશોદામાને કહ્યું છે લાલાને તમે બહાર કે હજુ બહાર છે તમે દરવાજા સુધી માને આ વિચાર ગમ્યો બાલકૃષ્ણને શૃંગાર્યો છે પીળું જબરું પહેરાવ્યું છે સોનાનો કંદોરો છે બાળકના ગળામાં વાઘના નખ સુવર્ણમાં મળાવીને ધારે બાળકના ગાળામાં વાઘના નખ હોય ને તો બાળકને ભીખ લાગે નહીં કોઈની નજર લાગે નહીં માય લાલાનો સુંદર શૃંગાર અને માએ દાસીને કહ્યું કે તું બહાર જઈને સાધુ મહારાજને બોલાવજે સાધુ મહારાજને કહેજે યશોદા મૈયા તમને બોલાવે છે હું દરવાજા સુધી ને લઈને આવું બહાર નહીં આવું હું દ્વારમાં ઉભી રહીશ અને સાધુ મહારાજ આંગણામાં ઉભા થઈને એક બે મિનિટ દર્શન કરે અને પછી અહીંથી પધારે એમને તો કહી રાખજે એક તક નજર રાખવાની નહીં એક તક નજર રાખે કદાચ નજર લાગી જાય જે આવે છે તે આવું બોલે છે આવો દીકરો અમે જોયો નથી આ બહુ સુંદર છે આવું બોલે ત્યારે મને ગભરામણ થાય મારા લાલને કોઈની નજર ન લાગે તમે વૃંદાવનમાં ગયા છો વૃંદાવનમાં ભગવાનના અનેક સ્વરૂપ પંદર વીસ દિવસ તમે વૃંદાવનમાં રહો ને તો બરાબર દર્શન થાય એક બે ચાર દિવસમાં થતા અસંખ્ય મંદિર છે અને વૃંદાવનમાં જેટલા મંદિરો છે એ બધા સિદ્ધ છે કોઈ ભક્તના માટે ભગવાન નું સ્વરૂપ પ્રગટ ભગવાનની ભક્તિ કરતા તન્મયતા થઈ એમને ભક્તો ઉપર કૃપા કરવા માટે ભગવાન વૃંદાવનમાં મુખ્ય દર્શન બાકે બિહારીલાલ બાકે બિહારીલાલ નું સ્વરૂપ અતિ સુંદર છે દર્શન માં તૃપ્તિ થતી નથી ભગવાનની આંખ બહુ સુંદર છે મુખ બહુ સુંદર છે દર્શન કરતા એવું લાગે છે આવડે બોલશે છ સાત વર્ષનો બાળક ઉભો છે એવા દર્શન થાય આંખમાં પ્રેમ ભરેલો બાકી બિહારીલાલ ના મંદિરમાં એક એવો નિયમ છે ત્રણ ચાર મિનિટ થાય ને કે પડદો આવે કોઈને એક ટક નજર રાખવા દેતા નથી એક ટક નજર રાખવાની નહીં ત્રણ ચાર મિનિટ થાય કે પડદો આવશે જે વિશ્વમાં દર્શન કરે છે ત્યારે બે ના વચમાં માયા આવે છે માયા એ જ પડદો છે ઓછો પ્રેમ હોય ત્યાં પડદો રાખવો પડે અંદર રાખે ત્યાંના મુખ્યજી મહારાજને કહ્યું કે તમે શાંતિથી દર્શન કેમ કરવા દેતા ત્રણ ચાર મિનિટ થાય કે પડદો આવું કેમ કરો કે મહારાજ અમારા ઠાકોર બહુ સુંદર છે બાળક છે એને કોઈ મનાવે તો એના ઘેર પણ જાય છે કેટલાક વર્ષો પહેલા એક વૈષ્ણવ રોજ નવી નવી સામગ્રી બનાવે અને હાથમાં લઈને ઠાકોરજીની આંખ સાથે આંખ મેળવી ભગવાનને મનાવે તમારા માટે મેં જલેબી તમે મારા ઘેર આવજો તમે મારા ઘેર આવજો બહુ મનાવે અમારા ભગવાન એક દિવસ એના ઘેર ગયા આ તો બાળક છે કોઈ એક તક નજર રાખે નહીં તેથી અમારી મર્યાદા છે ત્રણ ચાર મિનિટ થાય કે પડદો આવે ભગવાન બહુ સુંદર છે જેનું વર્ણન શબ્દથી થઈ શકે એમ નથી યશોદાજીએ દાસીને કહ્યું છે મહારાજને બોલાવજે આંગણામાં ઉભા થઈને એક બે મિનિટ દર્શન કરે અને પછી પધારે તો કહી રાખજે કે એક તક નજર રાખવાની નહીં બે મિનિટ દર્શન કરીને પછી પધારો દાસી શિવજી પાસે આવી છે અને કહ્યું છે હે જોગી મહારાજ આંખ ઉઘાડો આંખ ઉઘાડો જશોદા મૈયા તમને બોલાવે છે તમને દર્શન કરાવે છે બહારથી એકવાર દર્શન કરો અને પછી પધાર શિવજી મહારાજ પધાર યશોદામૈયા બાલકૃષ્ણ નો શૃંગાર કરીને બાલકૃષ્ણ ને લઈને દ્વાર સુધી આવ્યા આંગણામાં શિવજી મહારાજ શિવજી બાલકૃષ્ણ ના દર્શન કરે છે બાલકૃષ્ણ શિવજી ના દર્શન કેવું દિવ્ય સ્વરૂપ છે કોઈ પણ બાળક સુંદર લાગે એનું એક કારણ હોય બાળકમાં વિકાર નથી બાળકમાં વાસના નથી અને તેથી બાળક સુંદર દેખાય છે એ બાળક મોટો થયો વિકાર વાસના જાગે કે સૌંદર્યનો નાશ થાય નિર્દોષ નિર્વિકાર બાળક સુંદર લાગે છે આજે પરમાત્મા બાળક થયો શ્રી અંગ મેઘના જેવું નાના વાળ બહુ સુંદર છે આંખમાં પ્રેમ ભરેલો છે અને પ્રેમથી શિવજીને જુએ છે શિવજી બાલકૃષ્ણના દર્શન કરે છે કેવું દિવ્ય સ્વરૂપ છે શિવજીને આનંદ થયો હવે તો શિવજીએ વિચાર કર્યો ઉઘાડી આંખે સમાધિ રાખશે હવે આંખ બંધ કરવાની જરૂર જ નથી હવે નાક પકડવાની જરૂર નથી આંખ શ્રી કૃષ્ણમાં સ્થિર કરવાની જરૂર છે ભગવાન માં આંખ સ્થિર કરે ને સમાધિ શિવજી દર્શન કરતા કરતા એવો આનંદ થયો શ્રી અંગમાં રોમાંચ આવ્યા છે શ્રી કૃષ્ણ પરમાનંદ સ્વરૂપ છે અને તેથી શ્રી કૃષ્ણ દર્શનમાં આનંદ થયો ત્યારે ભગવાન શંકર જય સચ્ચિદાનંદ ભગવાન આનંદ નો જય જયકાર કર્યો આનંદ એ જ શ્રી કૃષ્ણ છે બાળકૃષ્ણના ગાલમાં ધીરે ધીરે હસવા લાગ્યા યશોદામાને બહુ આનંદ થયો ઘરમાં રડતો હતો આ સાધુની નજર પડીને પછી હસવા લાગી આ સાધુ મહારાજ કોઈ મહાન પુરુષ લાગે છે સિદ્ધ મહાત્મા છે યશોદામાને આનંદ યશોદામાને વિશ્વાસ થયો મારા લાલાને આશીર્વાદ આપવા માટે કોઈ મહાત્મા યશોદાજીને વિશ્વાસ થયા પછી તો શિવજીને અંદર બોલાવે મહારાજ તમે અંદર આજે પણ નંદગામમાં નંદ બાબાનો રાજમહેલ બતાવે છે અને તે નંદજીના રાજમહેલમાં નંદેશ્વર મહાદેવ નંદ બાબા યશોદામાં ની પૂજા કરે અને તે નામ નંદેશ્વર રાખ્યું બહાર જે શિવ છે એનું નામ આશેશ્વર અંદર જે શિવ સ્વરૂપ છે એનું નામ નંદેશ્વર યશોદામાએ અંદર બોલાવ્યા છે સુંદર આસના યશોદામાં વારંવાર વંદન માણસ તમે કોઈ મહાન પુરુષ લાગો તમારા જેવો સાધુ મેં જોયો નથી તમે સંસારમાં ફસાયેલા તમને શું ઓળખી શકીએ આપણે બહુ કૃપા કરી છે માણસ તમારી નજર પડી મારો દીકરો હસવા લાગે માણસ તમારે કોઈ ઠેકાણે રહેવાનું હું તમારી બધી સેવા કરીશ અને તમે કાયમ ના માટે અહીંયા જ રહી જાવ તો બહુ સારું જયારે જયારે મારો બાળક રડે ત્યારે હું તમને અંદર બોલાવીશ અને તમારી નજર પડે કે હસવા લાગે તમે અહીંયા જ રહો હું તમારી બધી સેવા કરીશ યશોરામ અહીંયા શિવજીને મનાવે છે તમે અહિયાં જ રહો તમારા હાથમાં દિવ્ય શક્તિ છે આખું નંદગામ શિવલિંગાકાર થઈ ગયું તમે કોઈ વખત જાઓ તો યાદ રાખીને દર્શન કરજો નંદગામ પહાડ ઉપર છે નીચેથી જયારે દર્શન કરે ત્યારે દર્શનમાં એવો આનંદ આવે છે ભગવાન શંકર બેઠા છે એવા દર્શન થાય યશોદા માએ કહ્યું છે તમે અહીંયા જ રહો તો આખું નંદકાન શિવલિંગના કાર બની ગયું નજર ન લાગે એ જલ્દી તગડો થાય એવો તમે મંત્ર કોઈ જાણો શિવજીએ કહ્યું મારા ગુરુએ મને મંત્ર આપ્યો છે પણ એ મંત્ર બાળકના કાનમાં મારે આપવો પડશે એ તમારા બોલમાં હોય તો એના કામ મંગલ કેવી રીતે યશોરામાને વિશ્વાસ થયો છે આ કોઈ મહાન પુરુષ છે મારા બાળકને આશીર્વાદ આપશે શિવજીના ગોદમાં બાલકૃષ્ણ ગોદમાં શિવ અને શ્રી કૃષ્ણ એક થયા છે અતિ આનંદમાં આંખ બંધ થાય છે અતિ આનંદમાં સમાધિ લાગે છે શિવજીને તો સમાધિ લાગે બાલકૃષ્ણ હલાવે છે મહારાજ મહારાજ આ પોગળ જાહેર થઈ જશે નહીં તો સાધુના વેશમાં આવે છે આખું ભાડું શિવજી આશીર્વાદ આપ્યા છે યશોદાજીને કહ્યું અહીંયા કોઈની નજર નહીં લાગે કોઈ રાક્ષસ આવે કે રાક્ષસી આવે બાળકનો ઉપાળ વાંકો થાય તમે જરાય ચિંતા કરશો આ બાળક બધાને સુખી કરશે અને કીર્તિ જગતમાં અખંડ રહેશે આ અનેક યજ્ઞો કરશે આ સોનાની નગરી બાંધશે આ તમારો દીકરો સોળ હજાર રાણીઓનો ધણી થશે યશોદા માએ તે સાંભળ્યું અને મા એકદમ ગભરાયા મહારાજ મહારાજા શું બોલો છો સોળ હજાર રાણીઓનો ધણી શિવજીએ કહ્યું કે મારા મુખમાંથી કેમ આવું નીકળ્યું કે મને યાદ આવતું નથી માં હું જે બોલું છું તે સાચું થાય યશોદાજી કહ્યું મહારાજ આવું ન બોલો એક બે લગ્ન થાય તો એ ઘણું છે સોળ હજાર લગ્ન થાય કેટલીક સ્ત્રીઓ બહુ ખરાબ હોય છે પતિ સાથે પણ કપટ કરે પતિનો તિરસ્કાર કરે છે પતિને ત્રાસ આપે છે અને સોળ હજારમાં કદાચ કોઈ એવી આવી જાય અને મારા લાલાને ત્રાસ આપ્યો તો કેમાં તમે ચિંતા ના કરો આ બહુ બળવાન થશે આ બધાને પૂરું પડે એવો થવાનો છે બધી રાણીઓ એના હાથ જોડીને ઉભી રહેશે કોઈ તોફાન નહીં કરે આ બહુ બુદ્ધિમાન જ્ઞાની થશે મારા મુખમાંથી આ કેમ શબ્દ નીકળ્યો તે મને ખબર નથી હું જે બોલું છું તે સાચું થાય યશોદામાને આનંદ થયો મારો કનૈયો મોટો રાજા થવાનો છે સોનાની નગરી બાંધવાનો છે યશોદાજીએ હાથ જોડીને કહ્યું કે મહારાજ તમે બધું ભવિષ્ય બહુ બતાવો છો અમારી બેની વૃદ્ધાવસ્થા છે અને વૃદ્ધાવસ્થામાં બાળક આવ્યો છે તમારું બેનું શરીર પડ્યા પછી આ થશે કે મારા દેખતા કઈ થશે મારી વૃદ્ધાવસ્થા કે તમે આવું કેમ બોલો છો યશોદામાં વંદન કરે છે શિવજી આશીર્વાદ આપ્યો છે અખંડ સૌભાગ્યવતી તમારો કનૈયો મોટો રાજા થાય તે તમે જોશો નંદ બાબાને ખબર પડી કોઈ સાધુ મહારાજ આવ્યા છે તે નંદ બાબા દોડતા જાય મારા ઘરમાં કોઈ સાધુ મહારાજ નંદ બાબાનો નિયમ હતો ભગવાન શંકર ની પૂજા કર્યા વિના પાણી પીતા નહોતા નિત્ય શિવ પૂજન કરતા હતા નંદજી દોડતા આવ્યા શિવજીના દર્શન કરતા નંદ બાવાને તો એવું થયું કૈલાસ માંથી ભગવાન શંકર આ શિવ સ્વરૂપ છે મારા ઉપર એમની બહુ કૃપા છે તે નંદજી આવીને સાષ્ટાંગ વંદન કરે છે ત્યારે શિવજી આશીર્વાદ આપ્યો છે આયુષ્માન ચિરંજી તમારું આયુષ્ય વધે તમારો કનૈયો મોટો રાજા થાય તે તમે જોશો માં તમે ચિંતા કરશો મેં આશીર્વાદ આપ્યો છે ગમે તે રાક્ષસ આવે કે રાક્ષસી આવે આ લાલા સાથે જે વેર કરશે એનો વિનાશ થઈ જશે આ બાળક એવો છે આ બાળક સાથે જો બહુ પ્રેમ કરશે એનો આ લોક અને પરલોક સુધરશે એનું કલ્યાણ થઈ જશે આની સાથે જે વેર કરવા આવે એનો વિનાશ થઈ જશે નંદ બાબાને આનંદ થયો યશોદામાને નંદ યશોદાએ વિચાર કર્યો સાધુ મહારાજનું સન્માન કરવું દાસીને આજ્ઞા કરી છે સુંદર વસ્ત્ર આભૂષણ લઈને દાસી શિવજીએ સ્મિતા કર્યું છે યશોદાજીને કહ્યું માં શું આપો છો આ જગત ને બધું મેં જ આપ્યું માં મારું નામ વિશ્વનાથ છે જગતને મેં આપ્યું છે યશોદા આશ્ચર્ય થયું આ સાધુ કેવું બોલે છે જગતને આપનારો હું છું એમનું નામ વિશ્વનાથ છે લઈને હું શું કરું મને આની જરૂર નથી યશોદામાં વારંવાર વંદન કરે છે મહારાજ આપને તો શાની જરૂર હોય આપ આનંદ સ્વરૂપ છો આપને જરૂર નથી હું જાણું છું તમારા જેવા સંતની સેવા ન થાય તો આ સંપત્તિ શાખા તમે થોડો સ્વીકાર કરો મારા લાલને આશીર્વાદ તમે સ્વીકાર મારી બહુ ભાવના છે શિવજીએ કહ્યું છે માં હું ફલહારી સાધુ છું હું ફળ કહું છું બે ફળ આપી દઉં બીજું નહીં કહું હું ફલાહાર કહું યશોદા માને આનંદ મારા ઘરમાં ફળનો પણ સ્વીકાર કરે તો યશોદા માએ ફળ આપ્યા છે બાલકૃષ્ણલાલ નો જય જયકાર કરી શિવજી મહારાજ પધારે છે દ્વાદશી ના દિવસે આ લીલા થઈ છે યોગીશ્વર શિવ અને યોગેશ્વર શ્રી કૃષ્ણ નું મધુર વિનંતી ચતુર્દશીના દિવસે નંદ બાબા મથુરામાં કંસને કર આપવા માટે કંસ મોટો રાજા છે નંદ બાબા દર વર્ષે કંસને કર આપતા હતા અને તે સમય થયો હતો વ્રજવાસીઓને બોલાવ્યા છે નંદ બાબા સમજાવે છે મારા ને સાચવજો મારી ઈચ્છા તો નથી પણ મારે જવું પડે છે કંસ ને ખબર આપું કંસ રાજા મારા લાલાને આશીર્વાદ આપશે એને વાર્ષિક કર આપવો છે તમે મારા લાલાને હાચવો જે જગત ને હાચવે છે એને કોણ હાચવી શકે આપણને બોધ આપ્યો છે ઘરમાં ભગવાનને પધરાવવા એ બહુ કઠણ નથી પરમાત્માને ઘરમાં પધરાવ્યા પછી પ્રભુને હાચવવા એ બહુ કઠણ ભગવાનને હાચવજો ગોકુળમાં બાલકૃષ્ણલાલને પધરાવ્યા પછી લાલાને હાચવજો એનો અર્થ એ છે આનંદમય પરમાત્મા તમારા હૃદયમાં છે તમને ભગવાન આનંદ આપશે ભગવાનને ભૂલીને સંસારના વિષયોથી જે આનંદ લેવા જાય પરિણામ મખી થાય આનંદ તમને ભગવાન આપશે આનંદ કોઈ જડ વસ્તુમાં નથી હૃદય ગોકુળમાં બાળકૃષ્ણ ને પધરાવ્યા પછી ભગવાનને હાચવજો મનને વારંવાર સમજાવો સંસારમાં આનંદ નથી સંસારના વિષયો થોડું સુખ આપે છે પછી દુઃખ પણ આપે છે આનંદમય પરમાત્મા તમારા હૃદયમાં છે તમને નિદ્રામાં શાંતિ કેમ મળે નિદ્રામાં કઈ હાથમાં પૈસો આવતો નથી ખાવાનું મળતું નથી નિદ્રામાં શાંતિ મળે છે એનું એ જ કારણ છે નિદ્રામાં જગત ભૂલાય છે પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે મનમાંથી સંસાર નીકળે છે દીવામાં તેલ ત્યાં સુધી દીવો બળે છે દીવાનું તેલ ખલાસ થાય કે દીવો શાંત થાય છે મનમાંથી સંસાર નીકળી ગયો કે મન શાંત થાય નિદ્રામાં જગતની વિસ્મૃતિ છે જગત ભૂલવામાં આનંદ છે જગત સુખ દુઃખ થી ભરેલું છે નિદ્રામાં શાંતિ મળે છે એનું એ જ કારણ છે નિદ્રામાં જગતને જીવ ભૂલી જાય છે નિદ્રામાં જગતની તો વિસ્મૃતિ છે જગત નથી પણ જ્યાં જગત નથી ત્યાં શું છે એ નિદ્રામાં અનુભવતો નથી જીવ નિદ્રામાં જગત ને ભૂલે છે ઈશ્વર નો અનુભવ થતો નથી સમાધિમાં જગત ની વિસ્મૃતિ અને પરમાત્માના દર્શન થાય નિદ્રા સમાધિ જેવી છે આત્માત્મ ગિરિજામતિ સહચરા શરીરમ ગૃહમ પૂજાતે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રા સર્વા કર્મ કરોમિ તત્તદખિલમ આનંદ તમને ભગવાન આપશે જીવ સંસારના જળ પદાર્થમાં આનંદ શોધવા જાય છે સંસારના જળ પદાર્થો સુખ આપે છે અને પરિણામમાં દુઃખ પણ આનંદ ભગવાન આપે છે અને આનંદમય ભગવાન તમારા હૃદયમાં છે હૃદય ગોકુળમાં બાલકૃષ્ણને પધરાવ્યા પછી લાલાને હાચવજો એનો અર્થ એ છે ભગવાનને ભૂલીને ભગવાનથી વિમુખ થઈને સંસારથી આનંદ લેવા જશો મારા લાલાને હાચવ વ્રજવાસીઓને નંદ બાબાએ આજ્ઞા કરી છે અને પછી નંદજી ગોકુળથી મથુરામાં કંસના દરબારમાં જાય છે કંસ રાજાને વાર્ષિક કર આપ્યો છે અને પછી તો સોનાની થાળીમાં પાંચ રત્નોની ભેટ આપી એક એક રત્ન લાખ લાખ રૂપિયાનું સોનાની થાળી છે નંદ બાબાના ઘરમાં લક્ષ્મીજી આવ્યા શ્રી કૃષ્ણ ગોકુળમાં પધાર્યા પછી લક્ષ્મીજીને વૈકુંઠ